હે આવો આવો મારા નાનકુડા એવા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો અમદાવાદમાં બેઠા બેઠા વિશ્રાંતિ વાર્તા સાંભળે છે આવો આવો વિશ્રાંતિ બહેન આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ વાર્તાનું નામ છે ધ્રુવ તમે ધ્રુવનું નામ સાંભળ્યું છે ને હા રતિલાલ નાયકની આ વાર્તા છે તેમણે મને કહી છે અને હું તમને કહું છું ઉત્તાનપાદ નામે એક રાજા હતો એને સુનીતિ અને સુરુચિ નામની બે રાણીઓ હતી સુનીતિ અણમાનીતી અને સુરુચિ માનીતી રાણી હતી ભાઈ બંને રાણીઓને એક એક કુંવર અણમાનીતી સુનીતિના કુંવરનું નામ હતું ધ્રુવ અને માનીતી સુરુચિના કુંવરનું નામ હતું ઉત્તમ એકવાર રાજા સભામાં બેઠા હતા એમની સાથે એની માનીતી રાણી સુરુચિ પણ બેઠી હતી સુરુચિનો પુત્ર ઉત્તમ ઉત્તાનપાદ રાજાના ખોળામાં રમતો હતો એવામાં સુનીતિનો પુત્ર ધ્રુવ રમતો રમતો સભામાં આવી ચડ્યો ઉત્તમની જેમ એ પણ પિતાના ખોળામાં બેસવા ગયો સુરુચિને એ ગમ્યું નહીં ને એને હાથ જાલીને ઉઠાડી મૂક્યો રાજાના ખોળામાં બેસવું હોય તો તારે પુત્ર તરીકે મારે ત્યાં અવતાર લેવો જોઈએ ધ્રુવને ખૂબ માઠું લાગ્યું એ તો રડતો રડતો પોતાની માતા સુનીતિ પાસે ગયો માતાને એને છાનો રાખીને રડવાનું કારણ પૂછ્યું માતાએ એને છાનો રાખીને રડવાનું કારણ પૂછ્યું ધ્રુવે બધી વાત કઈ સંભળાવી સુનીતિ ખૂબ દુઃખી થઈ એણે પુત્રને દિલાસો આપ્યો હશે બેટા ધ્રુવે પૂછ્યું બા આ પિતાજીના ખોળા કરતા બીજા કોઈનો ખોળો મોટો નહીં હોય માતાએ કહ્યું કેમ નહીં ભગવાનનો ખોળો સૌથી મોટો ધ્રુવે પૂછ્યું ભગવાન ક્યાં હોય માં શું કરીએ તો એ મળે સુનીતિએ કહ્યું ભગવાન તો ઘણા દૂર છે ભાઈ જો કે એટલા જ પાસે પણ છે એમને મેળવવા સહેલા નથી વનમાં જઈને તપ કરીએ તો મળે સુનીતિ તો આ વાત કરીને ભૂલી ગઈ પણ ધ્રુવ આ વાત ન ભૂલ્યો ભાઈ એક દિવસ ખરેખર ભગવાનને મેળવવા એ તો તૈયાર થયો સુનીતિએ ઘણું સમજાવ્યો પણ એ ન માન્યો સુનીતિએ એને વનમાં તપ કરવા જવાની રજા આપવી જ પડી અંતે ભાઈ વનમાં પહેલા તો એને નારદ ઋષિ મળ્યા એમણે એને બરાબર કસી જોયો પરીક્ષા લીધી એમને લાગ્યું કે ધ્રુવ ખરા મનથી ભગવાનને મળવા માગે છે એમણે એને તપની રીત બતાવી અને મંત્ર પણ આપ્યો પછી તો ધ્રુવે તપ શરૂ કર્યું પહેલા તો એ વનના ફળો ખાઈને રહ્યો પછી ઝાડના પાંદડા ઉપર ગુજારો કર્યો એ પછી માત્ર પાણી ઉપર રહ્યો બોલો છેવટે પાણી પણ છોડ્યું ધ્રુવે તો ધ્રુવની ટેક જોઈને ભગવાનને આવવું પડ્યું એમણે એને દર્શન આપીને કહ્યું હું તારા ઉપર પ્રસન્ન થયો છું માગ માગ તારે શું જોઈએ માગ ધ્રુવે કહ્યું હું તો તમારો ખોળો શોધતો આવ્યો હતો મને તમારી પાસે સ્થાન આપો ભગવાન ભગવાને કહ્યું ભલે પણ પહેલા તારા માતા પિતા પાસે જા એમની પાસે લાંબો સમય રહે પછી હું તને મારી પાસે લઈ લઈશ ધ્રુવ તો ઘેર આવ્યો ઘેર આવીને એ તો સૌ પ્રથમ અપરમાને પગે લાગ્યો પોતાની સગી માં હતી ને ઉત્તમની માં હતી એને પગે લાગ્યો અને કહ્યું તમે મેણું ન માર્યું હોત તો મને ભગવાન ન મળત ધ્રુવના માત પિતાને ઘણો આનંદ થયો રાજાએ એને રાજ્ય આપ્યું અને ધ્રુવની માતા સુનીતિને દુઃખ ગયું અને સુખનું વાણું વાયું ભાઈ ધ્રુવે ઘણા વર્ષ રાજ્ય કર્યું પછી એનું મૃત્યુ થયું ત્યારે ભગવાનને એને કહ્યા પ્રમાણે પોતાની પાસે સ્થાન આપ્યું હો ભગવાને લોકોએ પણ આકાશના એક તારાને ધ્રુવનું નામ આપીને ધ્રુવને અમર કર્યો છે ભાઈ તમારા મમ્મી પપ્પાને કહેજો તમને ધ્રુવનો તારો બતાવે એ તારો આકાશમાં ઉત્તર દિશામાં છે અને આઘો પાછો થયા વિના સ્થિર રહીને ચડકે છે ભાઈ તો ભાઈ ખરા દિલથી જે માગીએ એ તો આપણને મળે જ પણ એને માટે આપણે કામ કરવું પડે તો વિશ્રાંતિ બેન તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી સરસ મજાની વાર્તા કહીશો ભાઈ આવજો